તો હવે આપણે ઓગણચાલીસમું વચનામૃત લઈએ તમે હરખાણા ઘાસ નવું બદલ્યું પણ ઉલમાંથી ચૂલમાં પીડ્યા ઓગણચાલીસમું વચનામૃત એનાથી પણ વધારે કઠણ છે હું પેલા એ કહી દઉં કે શરૂઆતમાં થોડુંક આવશે મૂલ્યવાન છે પણ પછી વાળું પાછું તમને જેમ આમ ફાવશે એવું આવી જશે એટલે ગભરાશો નહીં અને ધારજો જો થોડા તમે તૈયાર થાવ તો પછી તો હવે ધીમે ધીમે ઘણા એવા વચનામૃતો આવનારા છે પણ અમારે એકાદ બે જણા એવા આવી ગયા છે એટલે સાંભળે આનંદ સંવત અઢારસો છોતેર ના મહાસુદી ત્રીજને દિવસ દાદાના દરબારમાં લીમડાના વૃક્ષ નીચે ઢોલિયા ઉપર શ્રીજી મહારાજ બેઠા છે અને સામે સંતો અને ભક્તો બેઠા છે એમાં એક વેદાંતિ બ્રાહ્મણ આવીને પણ બેઠો છે એને શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો કે ભાઈ તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો અને તે વિના જે જીવ ઈશ્વર માયા જગત તથા વેદ શાસ્ત્ર પુરાણ તે સર્વેને મિથ્યા કહો છો એ વાત અમને સમજાતી નથી તથા માયનામાં આવતી નથી માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો તે વેદશાસ્ત્ર પુરાણ સ્મૃતિ ઇતિહાસ તેની સાંખ્ય કરીને કરો પણ કોઈક કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહીં માનીએ અને જો વ્યાસજીના વચને કરશો તો અમારા માન્યામાં આવશે કેમ જે અમારે વ્યાસજીના વચનમાં દ્રઢ પ્રતીતિ છે પછી તે વેદાંતીએ ઘણી પ્રકારની યુક્તો યુક્તિઓ લાવીને ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજી મહારાજે તેમાં આશંકા કરી માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહીં પેલી થોડીક પાયાની વાત સમજો વેદ એક એના ચાર ભાગ કર્યા સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અને અથર્વવેદ ચાર વેદ ચારના પાછા ચાર ચાર ભાગ છે સંહિતા બ્રાહ્મણ આરણ્યક ઉપનિષદ જે બ્રાહ્મણ ગ્રંથો છે એમાં યજ્ઞને વિધિ વિધાન છે એટલે એ બ્રાહ્મણ ગ્રંથોને કર્મકાંડ વિષયક કહેવામાં આવે છે વેદનો એ કર્મકાંડનો ભાગ છે સંહિતા છે એમાં ઇન્દ્ર વરુણ વાયુ અગ્નિ આદિ દેવની સ્તુતિ છે બીજા સુક્તો છે શ્રી સુક્ત ભૂ સૂક્ત વિષ્ણુ સૂક્ત પુરુષ સૂક્ત આ દેવતાઓને ઈશ્વરની સ્તુત્યાત્મક ભાગ છે આરણ્યકની અંદર એ દેવતાઓ છે એનું પ્રતિકાત્મક ચિંતન છે એટલા માટે પેલો કર્મકાંડનો ભાગ થયો બ્રાહ્મણ ગ્રંથ અને સંહિતા અને આરણ્યક એ ઉપાસના કાંડ થયો એ ભક્તિ કાંડ થયો બચ્યું ઉપનિષદ ઉપનિષદની અંદર તત્વચિંતન છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય આ તત્વચિંતન છે નરુ તત્વચિંતન એટલે એ જ્ઞાન કાંડ કહેવાય એ ઉપનિષદ એને વેદાંત કહેવામાં આવે છે વેદાંત શા માટે વેદનો અંતભાગ અંતભાગ એટલે સાર ભાગ નિષ્કર્ષ ભાગ એસેન્સ સિદ્ધાંત અને આત્મા અને પરમાત્માનું જ્યાં ચિંતન છે એના સિવાય બીજો સાર કયો મોટો એટલે એને વેદાંત કહેવામાં આવે છે ઉપનિષદને હવે જે વેદાંત જે ઉપનિષદ એના ઉપર જે જે આચાર્યો થયા એ સૌએ પોતપોતાના ભાષ્યો લખ્યા વિવરણ લખ્યા અને એમાં પોતપોતાની દ્રષ્ટિ રૂચિ અનુભૂતિ એ પ્રમાણે ભાષ્યો લખ્યા એટલે સ્વાભાવિક છે બધા ભાષ્યોમાં ફેર રહેવાનો કારણ કે સૌ સૌની રૂચિ દ્રષ્ટિ અનુભૂતિ ભેદ છે અને એ બહુ જ સ્વાભાવિક છે તમને એક દ્રષ્ટાંત આપું એક બગીચો છે સરસ મજાનો ગુલાબના ફૂલોથી ખીલો છે જાત જાતના ફૂલો છે પણ એ ફૂલોને ખીલતા અને મલકતા જોઈને માળી હશે તેને એ વિચાર આવશે કે આમાંથી કેટલા પૈસા પેદા થાય સામાન્ય માણસ હશે એ તરત ગુલાબના ફૂલને જોઈને કહેશે ઓહો કેટલી સરસ સુગંધ છે કેવું સરસ સૌંદર્યથી ખીલે ભરેલું ફૂલ છે એ સામાન્ય છે પણ ત્યાંથી કોઈ કવિ નીકળશે તો એને એમાં પ્રકૃતિનો ઉલ્લાસ દેખાશે એનો એનો સ્માઇલ દેખાશે અને સૂર્ય અને પુષ્પની વચ્ચેનો પ્રેમ પમરાટ એ કવિને દેખાશે આપણને નહીં દેખાય પણ ત્યાં કોઈ જો ભક્ત નીકળશે તો એને એમ થશે કે ઓહો મારા પ્રભુ માટીમાંથી આવું સુગંધ તે ફૂલ કાઢ્યું કેવી રીતે તારી સર્જક શક્તિને ધન્ય છે એને ભગવાનની સ્મૃતિ થશે ફૂલ એક છે દ્રષ્ટિઓ ભિન્ન છે એમાં જ્ઞાની સંત કોઈ નીકળશે તો એમ કહે છે આ તો સુગંધ એટલે શું બીજું કઈ નહીં અહંકારનું વિસર્જન એ સુગંધ છે એ સમર્પણનું પ્રતીક છે આશાવાદી ત્યાંથી નીકળશે એટલે એમ કે છે કે ઓહો હો હો આટલા બધા કાંટા વચ્ચે આવું સરસ હસતું ખીલતું ફૂલ એ ફૂલ જોશે નિરાશાવાદી નીકળશે તેમ એમ કે છે ફૂલ છે પણ કાંટા કેટલા બધા છે એ કાંટા જોશે ફૂલ એક દ્રષ્ટિબિંદુ અનેક ઉપનિષદો એક ભાષ્યો અને અર્થઘટનો અને એટલે જે જે આચાર્યોએ પોતપોતાની દ્રષ્ટિબિંદુ રજૂ કર્યા મત રજૂ કર્યા તે તે મત તે તે વાદના નામે ઓળખાયા એના નામ પડ્યા અદ્વૈતવાદ વિશિષ્ટાદ્વૈતવાદ શુદ્ધાદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ વગેરે હવે આ બધા વાદને જો ભાગ પાડો તો બે જ ભાગમાં વેચાઈ જાય અદ્વૈતવાદ અને દ્વૈતવાદ તો અદ્વૈત ને દ્વૈત શું છે દ્વૈત એટલે બે અદ્વૈત એટલે બે નહીં અ એટલે નહીં પણ શું એક નહીં ને બે નહીં તત્વ કયા તત્વો જીવ માયા બ્રહ્મ એ તત્વ છે તો કોઈ કહે એક જ તત્વ છે બીજા કહે એક તત્વ નથી એની સાથે બીજા તત્વો પણ છે શંકરાચાર્યજી એક જ આચાર્ય એવા છે એ એમ કહે છે કે એક જ બ્રહ્મ તત્વ છે બીજા કોઈ તત્વ નથી જીવ પણ નથી માયા પણ નથી જગત પણ નથી બીજા આચાર્યો કહે ના ના ના ના એક બ્રહ્મ તત્વ તો છે જ સાથે જીવ તત્વ પણ છે માયા તત્વ પણ છે એટલે એ બધા આચાર્યો દ્વૈતવાદી થયા એક કરતા વધુ તત્વોની વાત કરી શંકરાચાર્ય અદ્વૈતવાદી થયા કારણ કે એક જ તત્વની વાત કરી અદ્વૈત બીજું નહીં તો ભાઈ પૂછે ને એને ભાઈ તમે અદ્વૈતની વાત કરો છો કે એક જ બ્રહ્મ તત્વ છે તો તમારો આધાર શું કહેવાનો તો કે વેદો મેં લીખા ઉપનિષદો મેં લીખા દેખો છાંદોગી ઉપનિષદ મેં દેખો એકમેવા દ્વિતીયમ બ્રહ્મ એકમ એક એવમ જ અદ્વિતીયમ બીજું નહીં દ્વિતીય બીજું અ એટલે નહીં એક જ બ્રહ્મ તત્વ છે ઉપનિષદ મેં લીખા એ મંત્ર હે બીજા આચાર્યો મંત્ર નહીં તો ના પાડી શકે નહીં કે ઉપનિષદમાં જ છે પણ આચાર્યો કહ્યું કે તમારો મંત્ર સાચો પણ એનો અર્થ તમે કર્યો એવો અમને માન્ય નથી અદ્વિતીય એટલે બીજું નહીં એમ નહીં તો અદ્વિતીય એટલે અજોડ અજોડ એના જેવું બીજું નથી બે અર્થ છે અદ્વિતીય બીજું નહીં અદ્વિતીય યુનિક બીજું નથી જોડ નથી એના જેવું કોઈ નથી એની ઉપરવટ કોઈ નથી પણ નીચે તો છે કોણ છે જીવ છે માયા છે આ તત્વો છે તો શંકરાચાર્યજી કહ્યું કે મને તમારો એ અર્થ માન્ય નથી હું એમ જ કહું છું કે એક જ બ્રહ્મ તત્વ છે બીજા નીચે કે ઉપર કે સમાન કોઈ તત્વ નથી પેલા આચાર્યો કે પણ એમ કેમ કહી શકો તમે આ દ્રશ્યમાન જગત આમ દેખાય છે આ ભિન્ન ભિન્ન બેઠા એ જીવ દેખાય છે અને તમે એમ કહો કે જીવ તત્વ નથી માયા તત્વ નથી દ્રશ્યમાન જગત છે શંકરાચાર્યજી કહે દેખાય છે છતાંય નથી કેમ નથી જુઓ દરિયા કિનારે છીપોલી પડી છે સૂર્યનો પ્રકાશ આવે છે તો એ છીપોલીમાં ચાંદી દેખાય છે આપણને શું લાગે ચાંદીનો ટુકડો પડ્યો છે ઘણા નથી કોકાકોલાનું ઢાંકણું રૂપિયો સમજીને લેવા જાય પછી એવો ભૂંડો લાગે અને એમાંય ન કરે નારાયણને જો દમલેલ થૂકી ગયો હોય તો મોટો ચાંદીનો સિક્કો લાગે તો છીપોલીમાં ચાંદી દેખાય ચાંદી છે પણ ચાંદી છે દેખાય છે છતાં છે જોજો ખોપડા તોડે એવી વાતો હોય છે આ તો છાંટો જ લેવાનો છે આપણે ચાંદી દેખાય છે પણ છે ના મૃગજળ દેખાય છે જળના લોડ ઉછળે છે બોલો તમે એમ કયો છો નથી દેખાતા દેખાય છે તો જળ છે ના નથી દોરડું પડ્યું છે અંધારું છે લાગે છે કે ઘરમાં સાપ પડ્યો છે ઓય બાપરે સાપ છે દેખાય તો છે પણ નથી હા આવી રીતે આ જગત દેખાય છે છતાં નથી પેલા આચાર્યો કે ભલે દેખાય છે તમે કયો છો નથી પણ વ્યવહાર થાય છે એનું શું આ વ્યવહાર થાય છે બધું મળ્યા જેમાં આવ્યા ગયા આ બધો વ્યવહાર થાય છે એનું શું તો કે વ્યવહાર તો દોરડું પડ્યું છે ને સાપ દેખાય છે તો એનાથી માણસ ભાગે છે ડરે છે ધ્રુજે છે દોડાદોડી કરે છે એ વ્યવહાર જ કરે છે એ વ્યવહાર સાચો જ છે પણ ત્યાં સાપ ક્યાં છે એટલે તમે આ જગતની વ્યવહારિક સત્તા છે એમ સ્વીકાર કરો બાકી પારમાર્થિક સત્તા નથી એટલે કે છે નહીં એટલે શું છે મિથ્યા છે મિથ્યા એટલે આપણે બધા સમજીએ છીએ કે જૂઠું છે નાશવંત છે એવો અર્થ દર્શન શાસ્ત્રમાં દાર્શનિક ભાષામાં થતો નથી મિથ્યા એટલે છે જ નહીં આ એક અર્થ પકડી રાખો મિથ્યા દાર્શનિક શબ્દ એટલે છે જ નહીં અસ્તિત્વ જ નથી જગત નામનું કોઈ તત્વ જ નથી જીવ નામે કોઈ તત્વ જ નથી બસ એકમેવા દ્વિતીયમ બ્રહ્મા શું છે એકમેવા દ્વિતીયમ એક બ્રહ્મ છે બાકી બીજું કાંઈ નથી આ થયો અદ્વૈતવાદ શું થયો એ અદ્વૈતવાદને જે માને એને કહેવાય અદ્વૈતવાદી એ અદ્વૈતવાદી વ્યક્તિનું બીજું નામ પડ્યું વેદાંતિ રૂઢ નામ વેદાંતિ શું કામ કહેવામાં આવે એક વેદાંતને જ માને બીજા બ્રાહ્મણ ગ્રંથો સંહિતા ગ્રંથો ઉપાસના ગ્રંથો પુરાણ શાસ્ત્ર એને બહુ માને નહીં માને તો થોડા થોડા અથવા ફેંકી દે નિરુપયોગી માન પણ એક વેદાંતને જ માને માટે એને વેદાંતિ કહેવામાં આવે છે એટલે રૂઢ થઈ ગયું વેદાંતિ એટલે અદ્વૈતવાદી એવો વેદાંતિ શ્રીજી મહારાજની સભામાં બેઠો છે આટલું તમને સમજાવવા માટે આટલું કીધું પણ તમને મજા આવી ને આટલું સરળ કરતા નાકે દમ આવી જાય એવો વેદાંતિ સભામાં આવીને બેઠો છે એમાં પણ શુષ્ક વેદાંતિ તમે વચનાત્મા શબ્દ વાંચો છો એ આ શુષ્ક વેદાંતિ છે શુષ્ક વેદાંતિ શું છે એ વળી કોણ છે વળી એ કોઈ પ્રાણી છે હા એ એવો છે કે વેદાંતિ જે માને છે અદ્વૈતવાદને એનાથી ઓવર જાય છે શુષ્ક વેદાંતિ છે આપણે જેમ સર્વોપરીમાં નથી ઓવર વયા જતા નહીં ગણપતિ નહીં હનુમાનજી નહીં શિવજી નહીં રામ શ્રી કૃષ્ણ આદિક અવતારોને માનવા એ ઓવર ગયા કહેવાય એમ આ શુષ્ક વેદાંતિ વેદાંતિ જે માને છે એનાથી પણ ઓવર જાય છે શેમાં તો કે ઓલા તો એમ કહે છે કે જીવ નથી માયા નથી જગત નથી આ કે એટલું જ નહીં તો વેદ શાસ્ત્ર પુરાણ ઇતિહાસ સ્મૃતિ ગુરુ શિષ્ય ઉપદેશ ઉપદેષ્ટા કઈ નથી એને શું કહેવાય શું કહેવાય એવો શુષ્ક વેદાંતિ મહારાજની સામે આજે બેઠો છે એને મહારાજે કહ્યું કે બોલો તમે એ કહો છો કે એક જ બ્રહ્મનું પ્રતિપાદન કરો છો અને એમ કહો છો કે આ બધું કંઈ જ નથી કંઈ જ નથી તો હવે તમે અમને સમજાવો અમને તો માયનામાં આવતું નથી હવે એમણે શું આશંકા શંકા શંકા કરી અને ચર્ચા ચાલી એ લખી નથી લખવાની જરૂર પણ નથી એના ગ્રંથોમાં ઉપલબ્ધ છે એમાંથી આપણે છાંટો પી લઈએ એટલે એ માયલું જ ત્યાં ચર્ચા હોય એથી બારું ન હોય એટલે પેલા વેદાંતીએ કીધું કે સુનો સ્વામિનારાયણ એસા હે હમારા બ્રહ્મ કૈસા હૈ દ્વૈત દેખો વો શાસ્ત્રીય હૈ અચ્છા કઈ છે સતૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસિત એક સતત તત્વ જ હતું નેહ નાનાસ્તિ કિંચન એકમેવા દ્વિતીયમ બ્રહ્મ એ બ્રહ્મમય કહે છે કેવું છે નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ નિર્વદ્યમ નિરંજનમ નિર્ગુણમ તન નિરાકારમ નિરિન્દ્રિયમ બ્રહ્મ આવું છે સજાતિ વિજાતિ સ્વગત ભેદ શૂન્યમ આવું અમારું બ્રહ્મ છે નિર્ગુણ નિરાકાર નિરંજન ઇન્દ્રિય વગરનું નિર્વિશેષ એવું એકમાત્ર બ્રહ્મ છે જે સજાતી વિજાતી સ્વગત ભેદથી રહિત છે બહુ લાંબુદામાં કરી શકાય એવું છે ને અત્યારે એવું એક બ્રહ્મ તત્વ છે અને આ જે જગત દેખાય છે એ છે નહીં ભાષે છે જેમ પેલી છીપોલીમાં દેખાય છે આપણે નહીં વિજ્ઞાનમાં ભણતા ત્યારે આપણે વાણ પાણીના વાસણમાં લાકડી મૂકતા અને લાકડી ત્રાસી દેખાતી પણ હકીકતમાં ત્રાસી હોતી પ્રકાશનું પરાવર્તન થવાથી એ લાકડી ત્રાસી દેખાય છે જેને વેદાંતિઓ વિવર્તવાદ કહે છે કે સૂર્યના પ્રકાશથી છીપોલીમાં ચાંદીનું વિવર્ત થાય છે નહીં અને છતાં હુબહુ લાકડી ત્રાસી દેખાય એમ જગત દેખાય છે પણ છતાં છે નહીં ભાષે છે રજ્જુ દોરડીમાં સાપ ભાષે છે માયા સત તત્વ નથી એટલે એનાથી થયેલી સૃષ્ટિ પણ સત હોઈ ન શકે આ અમારો મત છે એટલે સ્વાભાવિક આપણને હવે જોજો આ વાત ગળે ઉતરી ગઈ ને આમ તમે જુઓ તમે કોઈ વેદાંતિને સાંભળવા જાઓ એટલે વાત એકદમ તમારે એમ લાગે કે ના એ ડીટો ટુ ડીટો ચાલે છે એ ટુ ઝેડ ચાલે છે બરાબર અને ખોટું તમે ના કહેશો કે ને આ દ્રષ્ટાંતો કેવા છે તમને ગળે ઉતરી જ ગયા હોય બધાને આમાં નોખું પાડીએ ત્યારે ખબર પડે હવે આ પ્રકાશનું પરાવર્તન થાય છે છીપોલીમાં ચાંદી દેખાય છે આ જગત દેખાય છે અને આખરે આ જગત માલકનું પ્રપંચ છે અને આમાં કશુંનું કાંઈ નથી ગળે ઉતરી ગયું વાત સાચી છે ના એટલે તરત સામે હવે શંકા આવે છે કે તમે એમ કહો છો કે દોરડામાં સાપ દેખાય છે છીપોલીમાં ચાંદી દેખાય છે હા અમને શંકા એ થાય છે કે ક્યાંક ચાંદી જોયું હોય ક્યાંક સાપ જોયો હોય એ અસલ હોય એને જોયો હોય તો પછી અહીંયા ભ્રાંતિ થાય તો ક્યાંક તો ચાંદી સાચી હશે ને ક્યાંક તો સાપ સાચો હોવો જ જોઈએ એમ તમે કહો છો જગતની ભ્રાંતિ થાય છે કબૂલ પણ ક્યાંક જગત તો સાચું હશે ને નહીતર ભ્રાંતિ કેમ ન થાય ભ્રાંતિ કેમ થાય દોરડામાં સાપની જ ભ્રાંતિ થઈ હાથીની ઘોડાની ગધેડાની કેમ ના થઈ ચીમ ના થઈ મને કહો ચીમ ના થઈ હવે આમાં ઘણું લાંબુ છે સાદ્રશ્ય કેવા જાય તો હલવાય સાદ્રશ્ય નથી કયો એમ કહેવા જાય તોય હલવાય પણ અહીંથી ટૂંકું ભાઈ ક્યાંક જોઈશ એ તો ગળે ઉતરી વાત છે ને કે ભાઈ ક્યાંક ચાંદી જોઈ હોય ક્યાંક સાપ જોયો હોય તો જ દોરડામાં સાપનો ભ્રમ થાય એટલે ક્યાંક તો સાચો છે ભલે અહીં ખોટો છે એટલે તમે કયો જગત નથી પણ ક્યાંક તો જગત સાચું છે એમાં તમે કેમ કહી શકો અને બીજું કે તમે કયો છો કે છીપોલીતી એમાં ચાંદીની ભ્રાંતિ થઈ શેનાથી થઈ સૂર્યપ્રકાશથી તો આ જગત છે એની ભ્રાંતિ થાય છે તો એનું માધ્યમ શું આવી ભ્રાંતિ પેદા કરવાનું પેલામાં સૂર્યપ્રકાશ છે આમાં આમાં માધ્યમ શું તો કે માયા પોતાની વિક્ષેપ શક્તિથી નવતર સૃષ્ટિ પેદા કરે છે કઈ રીતે જેમ પેલા મૈદાન હવે ઇન્દ્રપ્રસ્થની અંદર જલ ત્યાં સલ સ્થળ ત્યાં જલ પેદા કર્યું એવી આ માયા એવી મહાવિચિત્ર છે કે એવી વિચિત્ર વિચિત્ર સૃષ્ટિનું સર્જન કરે છે એ માયા પોતાની વિક્ષેપ શક્તિથી આ જગતની ભ્રાંતિ રૂપી સૃષ્ટિ પેદા કરે છે અચ્છા માયાએ કર્યું હા તો તમે કેતા હતા માયા છે જ નહીં તમે કીધું પેલા કે એક જ બ્રહ્મ તત્વ છે માયા જેવું કઈ છે નહીં તો આ ભ્રાંતિ કરવા માટે માયા આવી ક્યાંથી હવે એમ કે માયા છે તો પાછું દ્વેત થઈ ગયું બે થઈ ગયા ને મજા તમને એક કહું ભાઈ શંકરાચાર્યજીએ વિવેક ચૂડામણીની અંદર એકસો ને દસમા શ્લોકમાં માયાની વ્યાખ્યા આપી છે અવ્યક્ત નામની એક એક શબ્દ સમજજો અવ્યક્ત નામની પરમેશ શક્તિ અનિદ્ય અનાદિ અવિદ્યા ત્રિગુણાત્મિકા પરા કાર્યાનુ કાર્યાનુમેયા સુધિયા એવ માયા યયા જગત સર્વમ ઈદમ પ્રસૂયતે વચ્ચે શબ્દ આવ્યો અનાદિ માયા કેવી છે બ્રહ્મ કેવું છે બે થઈ ગયા કે નહીં શંકરાચાર્ય આપને હાથો સે લીખતે વિવેક ચુડામણી કે માયા અનાદિ હૈ તો દો તત્વ હોય ગઈ બીજું પરમેશ શક્તિ પરા પરમાત્માની શક્તિ છે એટલે શક્તિ કહો તો બ્રહ્મ નિર્વિશેષ ન રહ્યું એ વિશેષણ વિશેષ ભાવ આવી ગયો બ્રહ્મ નિર્વિશેષ ન રહ્યું બીજી વાત ઈદમ સર્વમ જગત પ્રસૂયતે આ જગતને પેદા કરે છે એમાં એમ નથી લખ્યું કે જગતની ભ્રાંતિ પેદા કરે છે એવું નથી લખ્યું જગત પેદા કરે છે તો જગત સત્ય થઈ ગયું શક્તિ સ્વીકારો તો નિર્વિશેષ ન રહ્યું અનાદિ કહો તો બે તત્વ થઈ ગયા આનું શું અહીંયા આ વેદાંતિને પ્રશ્ન પૂછો કોઈ પણ એટલે આજની તારીખમાં તમે આજુબાજુ જેટલા વેદાંતિ હોય એને પૂછો કે આમ કેમ છે એક જવાબ આપે જુઓ એસા હૈ એ जिज्ञासु जिज्ञासु शिष्य को पहले पहले समझाने के लिए ये माया तत्व का स्वीकार किया गया है क्या જિજ્ઞાસુને સમજાવવા માટે માયા તત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે બાકી માયા જેવું કાંઈ નથી એટલે આ કોને ગળે આવું મોટું તરબૂચ ઉતરે કોને ગળે ખાલી જિજ્ઞાસુને સમજાવવા માટે આ માયાનો તત્વનો આવી રીતે સ્વીકાર કર્યો છે બાકી માયા વાયા કાંઈ છે નહીં આ તમારે અમથું અમથું પડી જવું એટલે હું હારી ગયો બાકી તો હું સદી મારી દઉં હા સડી હેઠી ઉતરી ગઈ છે અને દોરો બાંધી લ્યો પેલા છતાં આપણે આપણે બલમન સાહેબ કઈ કોઈ વાંધો નહીં તમે એવી રીતે સમજાવવા માટે આ માયાનો તત્વનો સ્વીકાર કર્યો છે અમે હા પાડીએ કે હા હશે કઈ વાંધો નહીં સ્વીકાર કર્યો પણ જિજ્ઞાસુ કોણ તો કે જીવ એ જીવ ક્યાંથી આવ્યો આ જીવ આવ્યો ક્યાંથી તમે માનતા જ નથી કે જીવ નામનું તત્વ જ નથી તો એવા જીવને સમજાવવા માટે તમે માયાને લઈ આવ્યા તો અમે સ્વીકાર કરી લીધો પણ જિજ્ઞાસુ કોણ બોલે જીવ તો તમે કહો છો ને કે જીવ તો છે જ ના ના ના છે જ નહીં જીવો બ્રહ્મે ના પર જીવ એ જ બ્રહ્મ છે જુદું છે જ નહીં બે નથી એક જ છે એક જ અચ્છા બે નથી એક છે એક હા હા એ એક એક તો તમે કહો છો કે એને આ જીવને માયાની આવરણ શક્તિથી જીવ ભાવનો ભ્રમ થયો છે એટલે એ પોતાને ભ્રમ માનતો નથી ભ્રમ થયો છે એટલે ભ્રમ માનતો નથી ક્યાંથી માયાની આવરણ શક્તિથી અચ્છા તો આ જે ભ્રમ થયો છે કોને થયો છે એ બતાવો જીવને થયો છે જીવ તો છે જ નહીં તો બ્રહ્મને થયો છે બ્રહ્મને ભ્રમ થાય તો બ્રહ્મ ના રે ગહન છે તો આનંદ આવે છે ને જો તમે એમ કહો કે એ બ્રહ્મ બ્રહ્મને થયો છે એટલે શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે કે એ સમજતા નથી મૂર્ખા કે પોતાને વચને કરીને બ્રહ્મને માથે જન્મ મરણ ઠોકે છે ને જન્મ મરણ ક્યાંથી છે તો તમે એ તો બોલી ના શકે કે ના બ્રહ્મને ભ્રમ તો થાય જ નહીં એટલે પછી વાત કરે દેખો એસા एक आदमी था ओ मेहमान हुआ किसी के घर गया तो यजमान था ने उसने उसका बहुत સ્વાગત किया જોજો મહેમાને ગરદણીએ મહેમાનનું બહુ સ્વાગત કર્યું સાંજના સમયે આવ્યા હતા જમાડ્યા રાખ્યા બધું પછી રાત્રે સુવા પથારી કરી દીધી એટલે પેલો મહેમાન મહેમાન સુઈ ક્યાંથી જાય એમ વારે વારે હજી આપણે વાત કરવી છે ત્યાં સુઈ ગયો ખરા છો તમે મારી આગળ આગળ નીકળી જાઓ આ બધું શું છે આવું થોડું નાખીએ તો હાલે આ નહીતર આ કઈ સાંભળે નહીં કોઈ એટલે મહેમાનને પથારી કરી દીધી મહેમાન સુતા પણ બાજુમાં એક પિંજરું મૂક્યું એ પિંજરામાં નોળ્યો ઓલો કે તો મદારી છે શું ગરદણી કે ભાઈ તમે આ શું મારા ઘરમાં કાઢ્યું આ નોળિયો કાં લાવ્યા પિંજરામાં તો કે એવું છે ને મને રાતે ઊંઘમાં સાપ બહુ દેખાય છે સાપ એટલે મેં નોળિયો રાખ્યો છે અને હું હું છું ઓય દડેના મૂર્ખનો સરદાર નહીં સાપ કે સપનાના સાચા હોતા છે એ તો બધા ખોટા એ સાપ ખોટા સપનાના તો કે નોળિયો ક્યાં સાચો છે પ્લાસ્ટિકનો છે એ પ્લાસ્ટિકનો છે ये दृष्टांत बताकर वेदांती कहते हैं देखो एक झूठ को झूठ समझाने के लिए दूसरा झूठ हम पैदा करते हैं बाकी न तो जीव है न तो कोई माया है न तो कोई હે ભગવાન ત્રણ એકાદશી દઈએ ને તોય આ પાપ જ ન છૂટાયો એટલે આવી બધી ચર્ચાઓ થઈ હશે એટલે મહારાજ કે વેદાંતિભાઈ સુનો સુનો એ સાતો નહીં કઈ આવી રીતે આમાં શું થાય ઘણી વાર ઓલે આપણે શેરીમાં છોકરા રમતા હોય ને અત્યારે રમતા રમતા અમુક હારવા માંડે ખબર છે પછી રંગોળી કે જે કઈ હોય ને એ પછી વીખી નાખે હવે મારે નથી રમવું તે ક્યાં જાવ મારે રમવા જાવ એમ કરી રંગોળી વીખી નાખે એમ હવે જ્યારે આ કાંઈ ન થાય ને પછી તમે એમ ત્યારે એમ કહી દો કે આ તો એક ભ્રમને કાઢવા બીજું ભ્રમ મેં પેદા કર્યું છે બાકી કાંઈ જીવ નથી ન તો કોઈ જગત છે જગત ન તો કોઈ માયા છે એક બ્રહ્મ માત્ર છે બાકી કંઈ નથી તમને એમ લાગ્યું કે એક જ બ્રહ્મ હોય ને બીજું કાંઈ ન હોય એવું તમને ગળે ઉતરે છે હવે એવી રીતે કેમ થઈ શકે ભાઈ એટલે શ્રીજી મહારાજે કહ્યું સાંભળો વેદાંતિ ભાઈ આવું તો નથી તો મહારાજ કેવું છે આપ સમજા મહારાજ કે ભાઈ આ સ્થિતિના ભેદ છે જુઓ લોકો મેરુ પર્વત ઉપર કોઈ ઊભો હોય અને ત્યાંથી જો એ જુએ તો એને વૃક્ષો દેખાય પર્વતો દેખાય અને એ બંનેનું ધારક એવું પૃથ્વીનું તળ પણ દેખાય બધા જુદા જુદા દેખાય પણ લોકાલોક પર્વત ઉપર કોઈ ઉભો હોય અને ત્યાંથી જુએ તો એને ભિન્ન ભિન્ન ન દેખાય ન તો આ વૃક્ષ છે એવું દેખાય ન આ પહાડ છે એવું દેખાય કે ન તો એની ભિન્નતા કે માર્ગ વચ્ચે સ્પેસ કાંઈ ન દેખાય એક પૃથ્વી દેખાય આપણી ભાષામાં લઈએ હેલિકોપ્ટરમાં બેસો તો બધું દેખાય આ સોસાયટી દેખાય નીકળે છે ને પ્રધાનો નહીં નીકળતું એવું બધું થાય ત્યારે બધું ભિન્ન ભિન્ન દેખાય છે પ્લેનમાં બેસીને ચાલીસ હજાર ફૂટ ઊંચે જતા રહ્યો તો ઝાંખું ઝાંખું દેખાય કદા અનુમાન થાય કે આ દરિયો હશે આ રણ હશે દેખાય તો શું નથી એઠે એમાં ચંદ્રયાનમાં બેસી અવકાશયાત્રી જયારે અવકાશયાનમાં જાય ત્યારે દૂરથી એને પૃથ્વીનો ભૂરો ગોળો દેખાય બાકી કઈ ન દેખાય દડા જેવી પૃથ્વી દેખાય હવે અવકાશ યાત્રી ત્યાંથી એવું વિધાન કરે કે ભાઈ તમે બધા મૂર્ખા છો હકીકતમાં કંઈ જ નથી તો એ કેવું લાગે બ્રાહ્મણ છે બધું છે ભાઈ પણ તમે એટલે ઊંચે વ્યા ગયા છો ને એટલે તમને હવે દેખાતું નથી શ્રીજી મહારાજ બીજું દ્રષ્ટાંત બહુ સરસ આવ્યું ક્યાં વાત કહી સૂર્યના રથમાં બેઠો હોય તેને રાત્રિ દિવસ નથી ભાઈ પણ અહીંયા રાત્રિ દિવસ છે એ જળાહળા કે એવી સ્થિતિમાં હોય એટલે બે સ્થિતિ સમજાવી મેરુ પર્વત ઉભો હોય અને બધા વૃક્ષો પર્વતો દેખાય છે એ સવિકલ્પ દશા છે જ્યાં વિકલ્પ છે વિકલ્પ ભેદ ભેદ દેખાય છે એ રહા એ રહા એ રહા એ ભેદ દેખાય છે આ જીવ છે આ માયા છે આ ઈશ્વર છે આ બ્રહ્મ છે પણ જે નિર્વિકલ્પ વાળા મહામુક્તો છે મહારાજ કહે એને આ કઈ ભેદ નજરમાં આવતા નથી એને તો સર્વનું ધારક એટલે કે જીવ ઈશ્વર માયા બધાનું ધારક એવું જે બ્રહ્મ એ જ દેખાય છે બાકી બીજું કઈ નજરમાં આવતું નથી માટે એમ કહે છે આ એકમાત્ર બ્રહ્મ છે બાકી જીવ ઈશ્વર માયા વગેરે છે ને છે એટલે તમે આમ જુઓ મને એક વિચાર એ આવ્યો એટલે નિષ્કુળાનંદ સ્વામી એમ કહેતા હશે ને કે એવા એવા મહારાજ પ્રશ્નના ઉત્તર કરતા કે જ્યારે કોઈ શ્રવણે સાંભળ્યો ન હોય હે એવા પ્રશ્નના ઉત્તર મહારાજ કરતા એવું છે આમાં આ ઉત્તર આ જવાબ તમે ક્યાંય ખોળો અમે તો વાંચવામાં નથી આવ્યો હવે તમે કોઈ વિદ્વાનો હો તમને આ આવ્યો હોય તો ભલે ખબર નહીં હોય આવો ઉત્તર આવું સમાધાન અને પાછી સટીક સચ્ચી વાત કે આ જ છે અને વાત એ સાચી ઉપનિષદોમાં સવિકલ્પ નિર્વિકલ્પ મતલબ ભેદ અને અભેદ પરક બંને શ્રુતિઓ છે બંને એવા સ્થિતિઓના વચનો છે સ્થિતિવાળા મુક્તોના વચનો ઉપનિષદોમાં છે બંનેના તમે ભેદ પરક સવિકલ્પ સ્થિતિવાળાના વચનો ઉઠાવો તો મુંડક ઉપનિષદમાં તરત શરૂઆત થાય દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે બે પક્ષી છે એક વૃક્ષ ઉપર બેઠા છે થઈ ગયા બે એક ફળ ખાય છે પીપલમ અતિ સ્વાદુ માનીને ખાય છે બીજું અનઅશનન છે એ ખાતું નથી અભિચાક શીતિ એ જોઈ રહે છે બે પક્ષી છે એમ કીધું જ તો શ્વેતાશ્વર ઉપનિષદમાં પણ કીધું છે નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો બહુ નામ યો વિધાથી કામાન એ લખ્યું છે બધા છે ઘણા છે ક્રિયા ગુણેર આત્મ ગુણેશ તેષામ સંયોગ હેતુર અપરોપી દ્રષ્ટ શ્વેતા સ્વરૂપ હવે અભેદ પરક નિર્વિકલ્પ સ્થિતિ વાળા હોય તો એના પણ વચનો છે છાંદગ્ય ઉપનિષદો તો એમાં તમને મળે તત્વમ અસી તત ત્વમ અસી તત તું છે અભેદ છે નિર્વિકલ્પ દશામાંથી બોલાયેલું વચન છે તત્વમ અસી અહમ બ્રહ્માસમી બૃહદારણ્યક અહમ બ્રહ્માસ્મી હું બ્રહ્મ છું અભેદ છે નિર્વિકલ્પ સ્થિતિમાંથી બોલાયેલું વચન છે બૃહદારણ્ય તમે બીજું છે ન અન્યો તતોસ્તિ દ્રષ્ટા આશ્વય આ બૃહદારણ્યનું વચન છે તદ્યોહમ સોસો યોસો સોહમ અસ્મિ ઐત્રેયનું વચન છે તો ભેદ અને અભેદ સવિકલ્પ સ્થિતિવાળા અને નિર્વિકલ્પ સ્થિતિવાળા બધા મુક્તોના બંનેના વચનો ઉપનિષદમાં છે હવે એક વાત કહું તમને કહું મારી શક્તિ પ્રમાણે મારી દ્રષ્ટિ પ્રમાણે મેં ઉપનિષદોમાં જે નજર કરી ગીતામાં નજર કરી બ્રહ્મસૂત્રમાં નજર કરી મને ક્યાંય એવો શબ્દ કે વચન કે વાક્ય મળ્યું નથી હજી સુધી કે જેમાં એવું વાક્ય કે વચન હોય કે જગત મિથ્યા છે મને મળ્યું નથી એક પણ વચન ક્યાંય મને દેખાણું નથી કે એમાં લખ્યું હોય સ્પષ્ટ કે જગત મિથ્યા છે નથી તો બીજી વાત કહું મેં જે વાંચ્યું મને જે એમાંથી સમજાયું કે ઉપનિષદના ઋષિઓને શું કહેવું છે કે મને જે સમજાયું હું તમને કહી તો શકું ને તમે સાંભળવા આવ્યા ના પાડો તો જાઓ ક્યાં એક તો મને મિથ્યા શબ્દ જડ્યો નહીં બીજું કે મને એમાંથી જે સમજાણું એ એને ઋષિઓને આટલું જ કેવું છે એક જુઓ ધ્યાનથી સાંભળજો આ દેહ છે એમાં આત્મા તત્વ છે બંને ભિન્ન છે આત્મા સચિત આનંદ અને અવિકારી છે દેહ જળ નાશવંત અને વિકારી છે બે સાથે છે કે નહીં બે સાથે છે આપણું સ્વરૂપ શું છે દેહ આપણું સ્વરૂપ નથી દેહ તો આપણે બદલતા જાય છે વાસાંસી જીર્ણા અને યથાવિહાય એ બદલતા જાય છે એ તો ખોળિયા પડ્યા રહે છે સળગાવી દે છે પણ અંદર જે ચૈતન્ય છે એ આપણું સ્વરૂપ છે સચિત આનંદ અવિકારી એવું આપણું સ્વરૂપ છે છતાં તાદાત્મક ભાવથી આપણે શું માનીએ છીએ છગન મગન લાંબો ટૂંકો કાળો ધોળો રજપૂત બ્રાહ્મણ હું દેહ છું આત્માની ક્યાંય ગંધ આવતી નથી માની લઈએ છે કે હું આ છું એ મિથ્યા છે એ દેહ ભાવ ટાળો જો નો સારા છે તમે આત્મતત્વ છો માની લીધું છે કે હું દેહ છું હું સ્ત્રી છું હું પુરુષ છું હું બ્રાહ્મણ છું હું યુવાન છું હું ઘરડો છું માની લીધું છે જેમ કોઈ ઘરમાં રહેતો હોય ને એમ માની લે કે આ હું ઘર હું છું એ જેમ ભ્રમ છે અને મિથ્યા છે એવી રીતે આપણે આત્મતત્વ હોવા છતાં માની લીધું કે હું દેહ છું એ દેહ ભાવ ટાળો એટલે આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે જોયો ઓ માય ગોડ આ હું સ્વપ્નમાં નહોતો હું ક્યાં દેહ હતો એનો તો દ્રષ્ટા છું આ જુદું જુદું દેખાય આ ઇન્દ્રિયો આ શરીર આ તો મિથ્યા મેં માની લીધું જે પેલા દ્રષ્ટાંત હતા ને એ દ્રષ્ટાંત અહીંયા છે કે છીપોલીમાં તમને જાંતી દેખાય છે દોરડામાં તમને સાપ દેખાય છે એ તમને ભ્રમ થયો છે કે એનાથી અજ્ઞાનથી એમ અજ્ઞાન છે એટલે આપણે માની લઈએ છીએ ઓહો આ હું છું પણ જેવો દેહભાવ ઓછો થયો કે ટળ્યો ઓહો પછી હસી આવે મહારાજ કે પછી એને એમ થાય કે મને સ્વપ્નમાં આવું નહોતું આ તો બધું માની લીધું એને શું કહેવાય આ દ્રષ્ટા આ દેહ ઇન્દ્રિયો દ્રશ્ય આ જગત દ્રશ્ય હું દ્રષ્ટા આ સ્થિતિને સવિકલ્પ સ્થિતિ કહેવાય આટલે પહોંચી ગયો નોખું પડી ગયું હવે એનાથી સહેજ ઉપર ઉઠે એટલે આ સર્વત્ર વ્યાપક જે બ્રહ્મ છે એની સાથે તાદાત્મ્ય થાય ત્યારે એમ બોલે છે અહમ બ્રહ્માસ્મી અખંડ બ્રહ્માકાર વૃત્તિ ઓહો પછી કંઈ એને દ્રષ્ટિમાં આવતું નથી આ નિર્વિકલ્પ સ્થિતિ ઉપનિષદોને આ કેવું છે શું કે તમે દેહ ભાવ માની લીધો છે એ મિથ્યા છે એને ટાળો જગત મારું છે એ મોહ મિથ્યા છે દેહ ભાવ મિથ્યા છે મોહ મિથ્યા છે એ ટાળો એ ટાળો એટલે તમને આ સ્થિતિ થાય આત્મા સત્વ દેખાય બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે એની સાથે તાદાત્મ્ય થાય અને પછી તમને થાય કે આ સર્વે પ્રપંચ છે હું કોના માટે રડતો હતો કોણ મારું હતું ઓહ આ સર્વે મિથ્યા છે સર્વે મિથ્યા છે ટાળવાનું શું દેહ ભાવ જગતમાં શું ટાળવાનું મોહ ભાવ બસ એ ટાળો એટલે થઈ આ સિવાય ઉપનિષદોને કાંઈ કેવું નથી કીધેલું છે આના માટે ઘટાવે છે પેલા માટે એટલે એક તમને ભલામણ કહું બહુ જ ઉપયોગી કોઈ પણ ગ્રંથોને મૂળ રૂપમાં વાંચો કોઈ પણ ગ્રંથને મૂળ રૂપમાં વાંચો સીધા વાંચો અને તમે જાતે વાંચો સમજવા જ હોય તો કોઈ પણની ટીકા વિવરણ ભાષ્ય સાથે જો પહેલી વાર તમે વાંચી લીધા એટલે તમારા મગજમાં પૂર્વગ્રહ ફિક્સ થઈ ગયો હવે સાચો અર્થ હાથમાં નહીં આવે પણ આજે લોકો વાંચતા જ નથી કદાચ કંઈ ન સમજાય તો કોઈનું ભાષ્ય કે ટીકા પછી વાંચો પણ વાંચ્યા પછી મૂળ ગ્રંથ સાથે સરખાવો એને વફાદાર છે જો વફાદાર ન હોય તો અટકી જાઓ અરે ત્યાં સુધી કહું કે તમે કોઈને સાંભળવા જાઓ વક્તાને તો જે ગ્રંથ ઉપર સાંભળવા જતા હો એ ગ્રંથને પેલા તમે જાતે જુઓ અને સીધું સીધું જ જુઓ પણ આજે ગાઈડ નો જમાનો છે છોકરાઓ શાળા કોલેજમાં કોઈ ટેક્સ્ટ બુકને અડતા નથી ગાઈડ ને જોઈ લે છે એટલે જ્ઞાનમાં કચ્ચા અને જીવનમાં કચ્ચા અને અકરા બચ્ચા ગાઈડનો જમાનો એમ ધર્મ ક્ષેત્રમાં પણ કોઈને મૂળ ગ્રંથ જોવો નથી કોઈને મહેનત લેવી નથી જે કહેવાય છે માની લીધું સંભળાય છે પતી ગયું કોઈએ વંચી સંભળાવી દીધું માની લીધું એટલું યાદ રાખો કે સૌ પોત પોતાનું પાણી ભેળવે ભણી જ જાય ભાઈ સ્વભાવ છે માછલી ક્યારે પાણી પી લે કોને ખબર પડે અને બતાવો ને ના ના હું તો ખોળી કાઢું છું એવું નથી ક્યારે પી લે શું ખબર પડે એમ ક્યારે હું નાખી દે આ સોની લોકો ક્યારે ગાલી દે ખબર પડે તો એ નથી ખબર પડતી તો પછી આને અકલ નહીં હોય ભેગ ભળી જાય એક ગીતા સેંકડો ટીકાઓ આમ કીધું છે આમ કીધું આમ નથી કીધું આમ કીધું હા સેંકડો ટીકાઓ હવે ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બે કોન્ફરન્સ કરી છે મૂંઝાણા બે જણા ભગવાન વાંચીને અર્જુનને કે અર્જુન જો ને મેં તને આવું ક્યારે કીધું છે ભાઈ ના ના મેં તને કીધું તું તું જો આમાં આ આ શું લખે છે મેં ખરેખર તને કીધું છે અને તે મને આવું ખરેખર પૂછ્યું છે આ જો આમાં હું લખે છે તે મને આવું પૂછ્યું છે ના મહારાજ મેં નથી પૂછ્યું અર્જુન રોવે છે કાલ ફોન હતો મારા ઉપર મુંજાઈ જાય એવું છે એટલે નરસિંહ મહેતાએ કીધું ગ્રંથ ગરબડ કરી વાત ના ખરી કરી આ ખોટું નથી કેતા કે કોઈ સાચી વાત નથી કરતા ગ્રંથ ગરબડ કરે છે ગરબડ પાણી ભળી જાય છે એટલે શ્રીજી મહારાજે કીધું વેદાંતિભાઈ જો તમે ઉત્તર કરો તો મને વાંધો નથી પણ એક વસ્તુ યાદ રાખો કે વ્યાસને વચને કરજો કલ્પિત વચને કરશો નહીં કલ્પિત વચને કરશો તમે નહીં માનીએ આ આ તમને હું કયો એટલી વાર કહીને પણ તમને આ મગજમાં ઉતારવા માંગુ છું કલ્પિત વચને કરીને નહીં શ્રીજીના વચન દેખાડો આપણા માટે સાર લેવાનો છે કોઈ પણ વચનામૃત ઉપર શિક્ષાપત્રી ઉપર ગમે તે ટીકાઓ ઘણા ગ્રંથો બહાર નીકળી જાય છે વાંચીને રોવું પડે કે આ શું લખે છે શિક્ષાપત્રી ઉપર એવી વ્યાખ્યાઓ થાય કે બાયરાઓ સાથે સાધુઓએ બોલાય જોવાય બુદ્ધિ વાપરીને લખાય પણ તમે સીધું વાંચો ને હવે કોઈને એમ કહીને એટલો બિઝનેસ ચલાવતા હોય લંડન અમેરિકામાં અમે કંઈક તમે શું કામ આવું કરો છો ભૂલા પડવાના જ ધંધા છે તમને વચનામાં સીધું તો વાંચો તો કે અમને એમાં કઈ સમજાતું નથી લે તમને કાળા ધોળા કરવાનું બધું સમજાય છે ભાઈને શીશામાં ઉતારી દેવાનું બરાબર સમજાય છે આમાં તમને સીધી વસ્તુ છે આમાં સીધું તમને સાધુ કોને કહેવાય અસાધુ કોને કહેવાય એમાં કઈ મારી એમાં સીધું જ લખ્યું છે શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખ્યું હોય છે કે બેનો સાથે કેમ રહેવું આની સાથે કેમ રહેવું એ તમને નથી સમજાતું એ કોક કે સમજાય ત્યારે સમજાય છે તમારા ખોપડામાં ગોબર ભર્યું છે ગોબર સીધી ભાષામાં ગાયનું છાણ ભર્યું છે એમ કે તમને આટલું નથી સમજાતું મૂળ તસ્દી નથી લેવી કોઈને અને એનો મોટો લોસ પોતાને જાય છે કારણ કે પૂછડા વગરની ગાય પકડી છે બાંડી બાંડી બાંડી સીધા વાંચો કલ્પિત વચને કરીને અમે નહીં માનીએ વ્યાસના વચન બતાવો વચનામૃતમાં આવું જો આમાં ઘણા આવતા હોય છે દુઃખ નહીં લગાડું મારે કેવું પડે હું કહું છું વચનામૃતમાં મહારાજે સર્વ અવતારોનો સ્વીકાર કર્યો છે હા આદર સાથે માન્ય છે હવે યુક્તિ પ્રયુક્તિથી કોઈ અવતારોનું ખંડન કરે ત્યારે એ પોતાનો કલ્પિત વચન છે વફાદાર ન રહ્યા કલ્પિત વચન એટલે ભલે મૂળ ગ્રંથનો આધાર લીધો હોય પણ અર્થઘટન પોતાનું કર્યું એટલે એ બધા જ વચનો વિવરણો ગ્રંથો કલ્પિત કહેવાય સર્વ અવતારોનો સ્વીકાર રામ શ્રી કૃષ્ણ આદિનો બરાબર છતાંય કોઈ અવતારોનું ખંડન કરે તો અમે નહીં માનીએ કલ્પિત વચન છે વચનામૃતમાંથી ખોલીને બતાવો કે આમાં કીધું છે ના નથી અચ્છા શ્રીમદ ભાગવત આદિક સત્શાસ્ત્રોને અમારા આશ્રિતોએ માનવા વાંચવા પાઠ કરવા ભગવાનના ગુણાનુવાદ ગાવો એમાંથી ભક્તિ પ્રાપ્ત થાય છે જે જે અવતારે કરીને જે જે સ્થાનક વિશે જે જે લીલા કરી હોય એને સંભાળી રાખવી ત્યારે એ શ્રીમદ ભાગવત આદિક શાસ્ત્રોનો છેદ ઉડાડી નાખે તો કઈ આ તમારો કલ્પિત વચન છે અમે નહીં માની આમાં બતાવો આ વચનામૃતમાં બતાવો ત્રીજી વાત વચરામૃતમાં ક્યાંય શ્રીજી મહારાજે કહ્યું નથી કે સાધુનું ધ્યાન થાય કોઈ સંતનું ધ્યાન ન થાય મુક્તનું ધ્યાન ન થાય સિદ્ધનું ધ્યાન ન થાય બ્રહ્મવેત્તાનું ધ્યાન ન થાય છતાંય કોઈ ઇન્ટરપ્રિટેશન રોંગ કરીને સાધુનું ધ્યાન કરે કે કરાવે એ કલ્પિત વચન છે આમાં બતાવો આમાં નથી વરતાલનું પાંચમું સરખી સેવા કરવાનું કહ્યું છે સરખી ઉપાસના કરવાનું કહ્યું નથી એનો અર્થ કોઈ હા ભગવાનની જેમ સરખી સેવા કરો ભગવાન તમે જે રીતે છોકરાઓને સેવા કરો છો શું ભગવાનની જેમ જ કરો છો ત્યારે જ મોટો થાય છે એમ સાધુની સેવા ભક્તની સેવા ભગવાનની જેમ એમ સેવા કરો ભગવાનને અર્થે જેમ ખર્ચ કરો છે આના માટે ખર્ચ કરો પણ મૂર્તિઓ પધરાવીને ઉપાસનાનું ક્યાં લખ્યું છે એને થાળ કરો જમાડો ભગવાનને પ્રસાદીય કરીને જમા સેવા કરો એ તો છે એ તો વૈદિક પરંપરા છે કઝા કો રોક દેતી હે હે કઝા રોક દેતી હે દુઆ રોશન ફકીરો કી કઝા રોક દેતી હે દુઆ રોશન ફકીરો કી ભલા મંજૂર હે અપના તો કર ખિદમત ફકીરો કી કરો સેવા કરો પણ એનો કોઈ અર્થ ઉપાસનાનો કરે તેમ કહે ભાઈ એ તમારું કલ્પિત વચન છે આમાં નથી એટલે આપણે શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવ એક બહુ સરસ વાત કરતા વિદ્વાન અને વકીલ સરખા વિદ્વાન અને વકીલ સરખા વકીલ શું કરે સાચાનું ખોટું ખોટાનું હવે જોજો બિલકુલ ખોટું સાચું કરી નાખે પણ ખરેખર સત્ય છે ત્યાં નથી ને પણ કરી દે છે ને બુદ્ધિથી કરે છે લોજિકથી કરે છે અને કોઈ ના ન પાડી શકે એટલે કહ્યું તર્કો પ્રતિષ્ઠા તર્કની કોઈ પ્રતિષ્ઠા નથી એની કોઈ બેઠક જ નથી લર્ક થાય એ તર્ક કહેવાય આમ કરો આમ ડોલી આમ કરો આમ ડોલી ઘઉંનો લોટ ભાખરી બનાવો પૂરી બનાવો શીરો બનાવો રોટલી બનાવો પાપડ બનાવો બનાવો જે બનાવો બનાવો તર્ક એવો છે तर्क तो वैश्या जैसा है ये किसी का नहीं है जो चाहे उसके साथ बैठ जाता है એટલે વિદ્વાન વકીલો ગમે તે રીતે ઉભું કરે છે એવી જ રીતે વિદ્વાનો ધર્મશાસ્ત્રમાં મૂળ ગ્રંથનો આધાર લઈને પોતાને જે કેવું છે એવો પિંડો મસાલો બનાવે છે એવું ગળે ઉતારી દે છે કે સત્ય ક્યાંય છેટું રહી જાય છે એટલે સત્યને પામવું છે સીધું સીધું હાથ વગું છે હેન્ડી છે બિલકુલ સામે પીડ્યું છે પણ જયારે તર્કને પનારે પડે છે ત્યારે જે અસત્ય પેદા થાય છે એ અસત્ય ખરેખર બહુ ભયંકર હોય છે હા સાક્ષરા વિપરીતા રાક્ષસા ભવંતી એ બુદ્ધિથી જ થાય છે કારણ કે મૂળ વસ્તુને ઢાંકી દે છે તર્ક પોતાને જે કેવું છે ને એનો પછી આગ્રહ બંધાઈ જાય તમને ખબર છે એક વાત પકડાવી જાય ને એને મતમોહ કહેવાય પછી પકડ્યું મૂકે નહીં હા એક બેન જ્યોતિષી પાસે ગયા મજા દેખો એટલે જ્યોતિષી આમ હાથ જોયો ડાબો નહીં જમણો હા કદાચ બહેનોનો ડાબો જોતા જ મને ખબર નથી એવું કે છે કે બહેનોનો ડાબો જોવે અને પુરુષોનો જમણો જોવે ખબર નહીં શું હોય છે આમ હાથ જોયો કીધું ગંભીર થઈ ગયા જ્યોતિષી મારે તમને કહેવાય નહીં પણ આમાં છત્રભંગ યોગ છે એટલે એક મહિનાની અંદર તમારા માતા પિતા ગુજરી જશે બોલી કે એમ હા સો ટકા મારું જ્યોતિષ એટલે ઓથેન્ટિક એક મહિનાની અંદર તમે માતા પિતા છત્રભંગ યોગ છે છત્ર ઉડી જશે પેલી કે જ્યોતિષી મહારાજ મારા માવતર ગુજરી ગયા બે એને દસ વર્ષ થયા અરે જ્યોતિષ ખોટું ન પડે તો તમારા મોટા ભાઈ ગુજરી જશે એ સત્ર ભયું જાય છે ઓલી કે હું એકનું એક સંતાન છું મારે નથી કોઈ મોટો ભાઈ નથી કોઈ નાનો ભાઈ નથી કોઈ બેન હું એકની એક છું તો તમારા પતિ ગુજરી જાય છે એક મહિનામાં બાકી ધડાકો ચોક્કસ ઓલે કે હું પરણી જ નથી પણ અને પરણવાની નથી જ્યોતિષી કે મારું જ્યોતિષ ખોટું ન પડે તો છેલ્લી બાકી તમે છત્રી લઈને નીકળશો છત્રી ઉડી જ છે આ મતમો છે પાછું ન પડવું બસ અને આપણે વ્યવહારમાં ક્યાં પછી ખબર પડે હાવ ખોટા છીએ હાવ ખોટા છીએ તો પાછા નથી પડતા ને તો વિદ્વાનો તો સેના પાછા પડે બસ એટલે સમજો ધર્મ ક્ષેત્રમાં પણ એવું છે શાસ્ત્રોમાં આવું ઘણું થાય છે એટલે શ્રીજી મહારાજ કે કલ્પિત વચને નહીં અમને વ્યાસના વચનોમાં વિશ્વાસ છે એમ આપણને શ્રીજીના મૂળભૂત વચનોમાં વિશ્વાસ છે એમાં બતાવો એટલે ભલા આ તમે વિવરણોમાં કોઈનામાં આમાં જશો ને તો તમે બહુ મોટી ખોટ ખાશો સીધા સીધા જ ડાયરેક્ટ આમાં શું મને તે નથી લાગતું આમાં હું નથી સમજાયું અને છતાંય આપણે કહ્યું ન સમજાય એવું કોઈને સાંભળો કંઈ વાંચો પણ પાછું જુઓ કાને વફાદાર છે કે નહીં જો ખરેખર તમારો પ્રામાણિક અભ્યાસ હોય તો તમને જરૂર ભેદ પડે કાને વફાદાર નથી હું મેં જે ચાર બાબતો બતાવી હમણાં એમાં તો કોઈ બુદ્ધિ લડાવવાની જરૂર નથી સીધું સીધું મહારાજ સ્પષ્ટ સ્પષ્ટ કહી દે છે હવે એમાં પછી તમારે વિવરણની જરૂર શું છે પણ પીંડો બનાવે ઓલા કોઈ બતાવે કે આમાં લખ્યું છે કે બ્રહ્મ વેતાનું ધ્યાન ન થાય તો કે બ્રહ્મ વેતાનું લખ્યું છે બ્રહ્મ રૂપનું થોડું લખ્યું છે બ્રહ્મરૂપનું થાય આ પિંડો બનાવ્યો પિંડો મોટો અને તમે કહો આ વાત સાચી મને ઘણા મળે છે મને કે આમાં લખ્યું છે પણ આનું નથી લખ્યું એટલે અમારે આ થાય ને કીધું આમાં તો આપણું કઈ હાલે નહીં છત્રી ઉડી જાય છે એમ એ નક્કી કેટલો મોટો હાનિ પોતાના જીવનને એટલે શ્રીજી મહારાજ કે છે કે ભાઈ વેદાંતિ મૂળ વસ્તુ એ છે ભેદ છે જીવ છે ઈશ્વર છે માયા છે બ્રહ્મ છે આ કોઈ કલ્પિત નથી એ વાસ્તવિક છે પછી એક બીજી બહુ સરસ વાત કહી મહારાજ કે શાસ્ત્રમાંથી સીધે સીધું વાંચી સ્થિતિ તો થઈ નહીં હોય અને પછી એમ કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ વેદ શાસ્ત્ર પુરાણ ગુરુ શિષ્ય ઉપદેષ્ટા ઉપદેશ એ બધું મિથ્યા છે મહારાજ કે એવું કહેનારો નારકી થાય છે નારકી થાય છે આહા એટલે સ્થિતિ હોય તો બોલે હજી હું તો કઉ છું અવકાશ યાત્રીને અધિકાર છે કહેવાનો ક્યાંયથી મને કાંઈ દેખાતું નથી ખોટું કે પણ આપણે અહીં બેઠા બેઠા કહે મને કાંઈ દેખાતું નથી તો હાલો જ અમારે હાલો જી તું મોય હાલ તારી વાહે વાહે અમે હાલી ભડના દીકરા હાલ જગત મિથ્યા છે દેહ આમ છે દેહ સત્ય છે દેહ ભાવ મિથ્યા છે ગમે તેવી સમાધિ નિર્વિકલ્પ દશાવાળા બધાને ખાવા ખીચડી જોઈએ હવે આમાં ક્યાં દેહ મિથ્યા થયો દેહ વાસ્તવિક છે જગત વાસ્તવિક છે દેહ ભાવ મિથ્યા છે મોહ ભાવ મિથ્યા છે નીકળી જાઓ દિવાલમાંથી જો વાસ્તવિક છે સ્થિતિ થઈ હોય તો બોલો હા એ પેલો મુસ્લિમ મનસો આ હા બગદાદનો ભારતમાં રહ્યો ગંગાને કિનારે સાધુઓને સેવા બ્રહ્માકાર દ્રષ્ટિ થઈ અનલહાક હક એટલે ખુદા હું ખુદા છું અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી નારા લદાવે ભાઈ બગદાદની શેરીઓમાં પછી અહીંથી ભારતથી પછી બગદાદ ગયા પણ અનલહાક હું ખુદા છું હું ખુદા છું એના ગુરુ હાથ પકડી લે મૂર્ખ બોલમાં તને મારી નાખશે કારણ કે મુસલમાનોમાં તો કોઈને ખુદા કહેવાય નહીં ખુદા અહીં આવતો નથી ખુદા તો એક છે બીજા બધાને ફિરસ્તા છે અહીંયા ક્યાંથી તું આવ્યો ખુદ પૈગંબર ને કહા થા કે મેં પૈગંબર હું ફિરસ્તા હું उसने भी नहीं कहा कि मैं खुदा हूं खुदा आते ही नहीं यहां और तू बोलता है અનલ હક અહમ બ્રહ્માસ્મી ગુરુ જાણતા હતા વાત સાચી છે એના જુન્નેદેના ગુરુ કે બેટે નહીં જાણતા હું मेरी भी अनुभूति है तू जिंदा रहे वो मेरा भाव है मेरी सुहृदता है तू जिंदा रहे मरे मत तू काटा जाएगा बोले मत आंसू सारता सारता मंसूर बोलो गुरुदेव में क्या बताऊ जब तक आपके पास बैठा हूं तो थोड़ा नीचे उतरता हूं मुझे होश रहती है कि ये सब है मैं क्या हूं पर जब मैं यहां से हटता हूं तो मेरी खुमारी चढ़ती है पीधी प्रेम सू रहा है मैं दीवाना हो जाता हूं और मैं बोल उठता हूं जल અનર્હક અનર્હક અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી અને ખરેખર મનસુરને બગદાદની ગલીઓમાં પકડ્યો ફાંસીએ લટકાવ્યો જલ્લાદ આવ્યો છડાક દઈને એક તલવાર મારી હાથ હાથી કાપી નાખ્યો મનસુરનો તો એને દદડતા હાથમાંથી લોહીમાંથી લઈને વજ્જુ કર્યું નમાજ માટે જે વજ્જુ કરે આહા બીજો કાપ્યો ખડખડાટ એક પછી એક હાથ અને પગ કાપવામાં આવ્યા અને મનસુર અનલહાક અનલહાક પતા નહીં હે દેહ કાટી જાતી હે બોલો દેહ કાટા જતા પતાઈ ही નહીં હસતા હે मुझे आज आनंद है मैं कितने समय से कह रहा था लोगों को मेरे सामने देखो मेरी आंख में देखो मेरी निगाह से निगाह मिलाओ मेरे चेहरे पे देखो मेरे रुख पे देखो किसी ने मेरे सामने आंख उठाकर नहीं देखा पर आज मुझे यहां लटकाया है तो लाखों की मेदनी मेरे सामने देखकर खड़ी है मुझे आनंद है अनलहाक अहम ब्रह्मास्मि ઓહો આને બોલવાનો અધિકાર છે હવે જે આવું બોલતો હોય અહમ બ્રહ્માજી એક સૂળ એડાડી જોવી पंद्रह फुट ठेकड़ो मारे साहब मंसूर को अधिकार है बात समझ में आई कि नहीं આ એક એક વચનમાં મારો બાપ કેવું ભરી દે છે એ તમને કહું શું વાત કરે છે શ્રીજી મહારાજ ને પરમહંસો એ ભુજના અમીર સરોવરમાં નાવા ગયા એ સંતો એ સહજાનંદ સ્વામી પાસે ખજાનો છે વસ્ત્રો ઉતારી સ્નાન કર્યું જળ ક્રીડા કરી એ અક્ષરાધિપતિ જળ કિલોલ કરે હે બ્રહ્માનંદ સાહેબ હે બધા સંતો આહા જળ ઉડાડતા હોય આમ ચિત્ર પિક્ચરાઇઝેશન કરો શાંત થઈ જાય શાંત આ હું તમને આટલું કઉ છું જો ઠરી ગયા બધા तो उनके साथ स्नान करने के क्या मजा होगा देखने के क्या मजा होगा वो कैसे नहलाता होगा कैसा लगता होता कितना लिस्सा मासूम चेहरा था सहजानंद स्वामी का स्नान करो सहजानंद स्वामी का शरीर कमल पत्र जैसा था जल गिरता ने नीचे गिर जाता इतना मासूम थोड़ी कल्पना करो इमेजिन इतना मासूम स्नान कराया सबको स्नान किया सब बाहर आए अपने अपने वस्त्र परिधान किए कर ले महाराज बोले सब चलो ત્યારે સાધુએ કીધું ક્યાં ચલે કા સંત દાજી નાવા પડ્યા છે ડૂબકી મારીને હજી બહાર નથી નીકળ્યા અને આપણે ચાલ્યા જવાનું મહારાજ કે એની ચિંતા કરો માં એ તો અહીંયા ડૂબકી મારીને બદ્રિકાશ્રમ પહોંચ્યા છે અહીં નથી અત્યારે હે હા એ આવશે પછી દેખો અને અધિકાર છે અધિકાર છે એ ગોપાળાનંદ સ્વામી એ ગોવર્ધન શેઠ હે એક હાથેથી મીઠું ખાય એક હાથેથી સાકર ખાય ગોર્ધન શેઠ વાણિયો માંગરોળનો ઓહો એ ગોપાળાનંદ સ્વામી એ ગુણાતીતાનંદ સ્વામી એ અબજી બાપા પારાપાર સ્થિતિ ઘણા લોકો મારા વિશે ખોટો ભ્રમ ફેલાવે છે કે એને અબજી બાપાનો વિરોધ છે ના અબજી બાપાનો હું વિરોધ કરું તો મને નરકમાં ના રાખે અબજી બાપા મારો બાપ છે ક્યાં સ્થિતિ પણ હવે હું જે કઉ છું એ ક્યાં ગોવર્ધનભાઈ ક્યાં ગોપાળાનંદ સ્વામી ક્યાં ગુણાતીતાનંદ ક્યાં અબજી બાપા આ પારાપાર સ્થિતિ પણ એના વચનોને તરોડ મરોડ કરીને જયારે કોઈ બોલે લખે વાંચે ત્યારે એ કલ્પિત છે અધિકાર નથી સમજાય છે એને અધિકાર નથી ઓલા બોલે અને છતાં એના વચનોમાં પાછા તરોડ મરોડ થાય હેઝિટિવ હોય તો હજી કાંઈક આપણે વિચારી શકીએ પણ તમે જે લખેલું વાંચો છો એ તરોડ મરોડ તમને ખબર નથી એમને ખબર પડે છે એટલે તમે એને માનતા કે ના હેઝિટિવ છે મેં કીધું ને પેલા ગોળા બનાવાય છે એ છત્રી તૂટશે જ એમ <laughs> મને અમેરિકામાં એક જુવાનીઓ મળ્યો ડીડીભાઈ મને કે અમારી બધી વાત ચાલે પછી એમાં આ જે આપણે ઓવર જતા હોય ને એ મને કે હાવ જોવાની હજી કાંઈ સત્સંગનો હા ન આવ્યો હોય પણ ક્યાંકથી આમ પી ગયા હોય એવું મને કે અમને રામ અને શ્રી કૃષ્ણ આની કોઈ ગણતરી જ નહીં ને કીધું લે જાણે નથી ઘણા લોકો બિઝનેસમેન વાત કરતા કે મારા ખિસ્સામાં આટલા પ્રધાન છે ડાબા ખિસ્સામાં એટલા છે એમ નથી કેતા આટલા ખિસ્સામાં લઈને ભરું છું કોલેજ વાળા એની રીતે કહેતા હોય આટલા ખિસ્સામાં છે આટલા આવી વાત જાણે આમાં રામ રાખ્યા હોય ને આમાં કૃષ્ણ રાખ્યા હોય ખિસ્સામાં લાગીને ભરતો હોય એવી વાતો કરવા મેં મેં કીધું બહુ કહેવાય પાછું મેં કીધું તો હનુમાનજી ગણપતિ એનું પૂછવા જેવું હોય જ નહીં પૂછવાનું જ ન હોય તોય મેં હિંમત કરી મેં કીધું સારંગપુરમાં ગોપાળાનંદ સાહેબ દાદા બેસાડ્યા છે તો તમે એ બાજુ નીકળો ના રે ને ત્યાં શું કામ છે મારે મારે હનુમાનનું શું કામ છે મેં કીધું હાલો હનુમાનજીનું કામ ન હોય તમારે પણ ત્યાં ગોપાળાનંદ બાપ સાક્ષાત બેઠો છે ઉનકો પ્રણામ કરીને કે જાઓ તો કે એની હારે બેઠા છે મારે ત્યાં શું જરૂર છે લે જોવા શુષ્કો વેદાંતિનો બાપ ટંગલો ચડી ગઈ દેશી એમ કે ટંગલો ચડાવી દીધી એ કે એની સાથે બેઠા છે ને વાહ વાહ વાહ એ આ જો સીધું ન વાંચાના પરિણામ હો હવે નારકી ન થાય શું થાય તમે કયો છે સીધું વાંચો મણિધરને માથે તો ત્રિભુવનભાઈ કહેતા અમારે મણિધરને માથે તો મણી છે પણ તું કાં ડોલે બાંડી ઘો એ જે છે એને તો સ્થિતિ છે પણ તું બાંડી ઘો કાં ડોલે તારે તો કાંઈ નથી ટાઈલે પડી ગઈ છે મણીની તો ક્યાં વાત ટાઈલ પડી ગઈ છે ટાઈલ સ્થિતિ વગરનો બોલો ઇન શોર્ટ એટ લાસ્ટ પેલી વાત સાચો સાધ જો એને વળગશો પકડશો તો મૃત્યુ સમયે મૃત્યુ પછી એ કામ આવશે એક બીજું નિર્લેપ ગૃહસ્થ કર્તવ્ય ધર્મ બજાવો માવતરની સાસુ સસરાની બધાની સેવા કરો આદર રાખો નો એટેચમેન્ટ નિર્લેપ દર્શન બસ ત્રીજું જગત સત્ય છે દેહ સત્ય છે બધાને જોઈએ છે પણ દેહ ભાવ મિથ્યા છે મોહ ભાવ મિથ્યા છે મમ ભાવ મિથ્યા છે અહમ ભાવ મિથ્યા છે ચોથી વાત કલ્પિત વચનોને નહીં માનીએ આમાં હોય વચનામૃતમાં હોય શિક્ષાપત્રીમાં હોય સીધું સીધું વાંચો એ કયો એ માનીશ અને પાંચમી વાત શું સ્થિતિ વગર બોલવું નહીં આટલી જ વાત આમાં પાંચ સરસ મજાની આવી યથાશક્તિ મેં તમને સમજાવવા પ્રયાસ કર્યો મને તો ખૂબ ખૂબ આનંદ આવ્યો તમને જે થયું હોય તમે જાણો પણ આમાં જે કાંઈ સાચું અને સારું કહેવાયું હોય તો એને જરા તમે વિચારજો મૂળ ગ્રંથો સાથે હું પણ તમને કહું આની સાથે તમે મિલાવો મારી વાત ન મળતી હોય તો મને પકડો કે આમાં આમ કયું છો તમે જુદું કયો છો આઈ એમ રેડી પણ ગોળ ગોળ વાત કરીને તમે તમારું બીજાનું અનુયાયીઓનું કલ્યાણ ન બગાડો પાપ ના આચરો જરા આંખ ખોલો કીધું ને માન્યું એમ નહીં શાસ્ત્ર અધ્યયન એટલે તો યજ્ઞ કયો છે ભાઈ આ યજ્ઞ છે ઉસકે લીધે જલાના પડતા હે સબ અને ત્યારે અર્થ મળે છે અને અર્થ મળે ત્યારે અક્ષરાધિપતિ મળે છે એવી સરસ મજાનું નિરૂપણ શ્રીજી મહારાજે કર્યું છે આપણે સૌને એ પ્રભુ આપણો સદબુદ્ધિ આપે સમજવાની શક્તિ આપે અને એમના ચરણમાં પહોંચાય એવી સાધનાનું બળ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ